એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા કુશભાઈ વાર્તા સાંભળે છે અને કોડીનારમાં બેઠા બેઠા મિત્તલબેન વાર્તા સાંભળે છે આવો આવો કુશભાઈ મિત્તલબેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ચોર પકડાયો એક દિવસ અકબર બાદશાહ સભા ભરીને બેઠા હતા ત્યાં એમનો સૈનિક એમનો દરવાન એક માણસને લઈને આવ્યો હજૂર આ માણસને ફરિયાદ છે અને એ આપને મળવા માગે છે બાદશાહે એને પૂછ્યું આવ ભાઈ શું છે તારી ફરિયાદ જહા બના હું પંખીઓનો વેચનારો વેપારી છું દેશ પરદેશના અનેક જાતના પંખીઓની લે વેચ કરું છું મારી પાસે માન સરોવરનો એક સરસ મજાનો રાજહંસ હતો મેં ઘણા બધા પૈસા આપીને એને ખરીદ્યો હતો અને સોનાના પાંજરામાં એને રાખ્યો હતો અને ખાસ મારા દીવાનખાનામાં જેનું પિંજરું રાખ્યું હતું બહુ જ આનંદમાં રાજહંસનું પિંજરામાં લાલન પાલન થતું પણ થોડા દિવસ પછી કોણ જાણે પિંજરા સાથે રાજહંસને કોઈ ઉપાડી ગયું કોઈ બહારનો માણસ તો આવે નહીં મારે ત્યાં અને મારા દીવાનખાનામાં નોકર સિવાય કોઈ આવતું નહીં નક્કી કોઈ નોકર જ ચોરી ગયો હોય એમ મને લાગે છે બાદશાહે વેપારીની બધી વાત સાંભળી હો અને એના બધા નોકરોને બોલાવી મંગાવ્યા કે એના નોકરોને બોલાવી લાવો પછી તો બધાને ધમકાવીને પૂછપરછ કરી પણ કોઈએ ચોરી કર્યાનું કબૂલ્યું નહીં ભાઈ આખરે બાદશાહ અકબરે બિરબલને કહ્યું અરે બિરબલ હવે આ મામલો તું જ ઉકેલ પછી તો બિરબલે અકબરની વાત સાંભળી અને માથું ઝુકાવીને હા પાડી પછી પેલા વેપારીના બધા નોકર સામે એક પછી એક બિરબલ જોવા લાગ્યો અને એકદમ બોલી ઉઠો વાહ ભાઈ વાહ ચોર બડો ચતુર છે એની હિંમતને દાદ આપવી પડશે પંખી તો ચોર્યું પણ પાછો મારીને ખાઈ ગયો છે અને પાછો પંખીનું પીછું પોતાની પાઘડીમાં છુપાવીને આવ્યો છે દરબારમાં હમ ચોર બડો ચતુર છે આટલું સાંભળતા જે ખરેખર ચોર હતો ને ભાઈ એ નોકર તો ગભરાઈ ગયો એને થયું કે ઉતાવળમાં ભૂલથી પાઘડીમાં રાજહંસનું પીછું આવી ગયું હશે તો અને એટલે સાવચેતીથી પાઘડી ઉપર હાથ ફેરવવા લાગ્યો કોઈ ન જુએ એમ પણ બિરબલની નજરમાં છુપું ના રહ્યું હો કુશભાઈ મિત્તલબેન એને તરત જ સિપાહીને એ નોકરને પકડી લેવા હુકમ કરો કે પકડી લો આજ છે ચોર અને પકડ્યા પછી જ્યારે કડકાઈથી પૂછ્યું ત્યારે એ નોકરે પંખી ચોરીને મારી ખાધાનું કબૂલી લીધું હો ભાઈ કે હા મેં જ પંખી ચોર્યું હતું અને હું જેને ખાઈ ગયો હતો અકબર બાદશાહ અને વેપારી બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા ભાઈ અને બિરબલને ભારે મોટું ઈનામ આપ્યું હો તો આવા ચતુર હતા બીરબલ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે જલ્દી જલ્દી સૂઈ જાઓ હાલાવાલા કરી જાઓ આવજો